કરો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર સારા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો તારા ભગવાનના અસીમ જય જયકાર હો તારા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય તું બોલાવીશ ધીમે રહીને દૂર રાખ્યું થોડું બોલો બોલો ચાલ નથી ચાલતું વિના કશું જ કપે ભગવાન વિના કશું જ કપે ન હો मुक्तिमार्गे व्यवस्थित जे कै होते हो मुक्तिमार्गे व्यवस्थित जे દાતા ભગવાન સૂજ ખપે ન હો દાદા ભગવાન વિના કસૂજ ખપે ન હો વ્યવહારે સંકલ્પ કલ્પ કશું ન હો વ્યવહારે સંકલ્પ વિ કશું ન હો સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો અંતકરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો અંતકરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો જગત કલ કલ્યાણ વિના ભાવના કશી ન હો જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો દાદા ભગવાન વિના નિષ્કામ કરુણ વિના હૃદયાનંદ કઈ ન હો નિષ્કામ કરુણ વિના હૃદયાનંદ કઈ ન હો મોક્ષ સ્વરૂપ ધ્યાન વિના સમય પળ વ્યર્થ ન હો મોક્ષ સ્વરૂપ ધ્યાન વિના સમય પળ વ્યર્થ ન હો આજ્ઞા પાલન વિના ધારણા કશી ન હો આજ્ઞા પાલન વિના ધારણા કશી ન હો સત્સંગ અપૂર્વ વિના વ્યવસ્થિત अतीत कै न हो सत्संग अपूर्व विना व्यवस्थित कै न हो दादा भगवान विना कसूज खपे न हो दादा भगवान विना कसूज खपे न हो ज्ञानने त्रिदिव्यतीत चेतना अभेद हो ज्ञानने चेतना अभेद द्वन्द्व आत्मरमण पूर्णकाम मोक्ष निर्द्वन्द्व आत्मरमण पूर्णकाम मोक्ष हो समय परमार्थी ज्ञान विना लक्ष्य न हो समय परमार्थी ज्ञान विना लक्ष्य न हो पुण्यानु सामायिक साध्य श्रेणिक अहो पुण्यानु सामायिक साध्य श्रेणिक अहो दादा भगवान विना कसुजा खपे न हो दादा भगवान विना कशु ज खपे न हो मुक्ति मार्गे व्यवस्थित जे काय होते हो मुक्ति मार्गे व्यवस्थित जे काय होते हो સદા ભગવાન વિના કશું જ ખપે ન હો દાદા ભગવાન વિના કશું ખપે ન હો જય સચ્ચિદાનંદ Thank you. નથી અચ્છા સુરેશભાઈ શું આપ્યું છે અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાનમાં કશું છે અહીંયા આ બાજુ આપીશ કોઈ કોની ઈચ્છા છે રાધેશ્યામ શર્માનું છે તે હા રાધેશ્યામ શર્માનું હા હા તમે હા તું તારું છે સારું બરોબર આપણે સુરેશભાઈની ઈચ્છા છે જય સચ્ચિદાનંદ મહાત્માઓને સુરેશભાઈની ઈચ્છા છે આપણા કે કૃષ્ણ ભગવાન ગોવા છે કે જ્ઞાની એ અમારું હૃદય છે આ ગીતાજીમાં એનું પ્રમાણ છે ગીતાજીમાં છે જ્ઞાનીને પોતે શ્રેષ્ઠ કયા છે ને તે પોતાના હૃદય સ્વરૂપ કયા છે જ્ઞાનીને એ રીતે ચાર પ્રકાર કયા ને એમાંનો શ્રેષ્ઠ પ્રકાર એટલે કે સત્યાવીસ ઓક્ટોબર દસ બે હજાર દસમાં છેલ્લે સત્સંગમાં વાત નીકળી હતી કે ગીતા પર સત્સંગ થાય તો એવું હતું વાત તો વિનંતી કરી છે કે ભારતમાં અને વિશ્વમાં બધાને લાભ થાય એવું છે અને સામાન્ય જનને પણ આમાં વ્યવસ્થિત રીતે પહોંચે એ રીતે આપણે અઢાર અધ્યાય ક્રમ પ્રમાણે રેગ્યુલર સત્સંગમાં શરૂઆતમાં પંદર વીસ મિનિટ લઈ લેવાય આ અક્રમ વિજ્ઞાનની સમજથી તો બહુ બધાને કામમાં લાગે સામાન્ય જનને એ તો આપણે લઈશું આપણે બીજી વખતે આવો ને અનિતભાઈ હજુ અહીંયા આવી જાય એટલે ખુરશી ગોઠવી આપજો ના મુકુભાઈ તમને નીચે નહીં ફાવે અરે અને સુધીરભાઈ પણ આવ્યા છે એક સુધીરભાઈ આપજો હે આવશે હા ઇન્દિરાબેન એ બુક આવો અહીંયા છે જગ્યા આગળ આવી જાઓ ઇન્દિરાબેન જોડે બીજું કોઈ આવ્યું છે રિદ્ધિબેન અહીં આવતી રહે આગળ આગળ આવતી રહે છે અહીંયા જગ્યા છે ભાઈ છે અહીંયા હજી મૂકી દે હજી એમની જોડે બસ બસ બસ બસ થોડુંક મને આમ દેખાય બેસ મારી ત્યાં બેસ છે તું થોડી આગળ આવે એટલે એને બેસતા ફાવશે એટલે જીત તો થઈ જશે આવો ખુશી બનશે સિદ્ધિબેન બેસી જા ત્યાં આગળ ત્યાં બેસતા છે જો ત્યાં આમ જગ્યા અને આમ આમ થઈ જશે આમ બેસી જશે આમ આમ બેસી જવાશે તમે પહેલાંથી બસ બસ તમે ખસો ને થઈ જશે હા નીચે બેસવાનું આવે કે ના ફાવે સારી રીતે ફાવે એટલે કૃષ્ણ ભગવાનનું બાબતમાં આપણે લઈશું હમ આજે જો લેવું હોય તો જરા ટૂંકામાં લઈ દઈએ કે અધ્યાય પહેલો જ પહેલો જ અધ્યાય છે એને વિષાદ યોગનો અધ્યાય કે છે વિષાદ યોગ એટલે વિષાદ યોગ એટલે શું કે તે કાળમાં મન વચન કાયાની એકતા હતી અને છતાં પણ આવો વિષાદ યોગ આવા સમર્થ અર્જુનને એટલો બધો કામ કરી ગયો કે એને સમજાવવા માટે આ વિષાદ યોગથી કેવી રીતે છૂટાય તે પેલી સમજણ ઘણી બધી આપી અને ઘણી બધી સમજણ આપી છતાં પણ એનું મૂળ પકડાયું નહીં એનાથી પરંતુ સમજણ આપનાર સમજાવતા સમજાતા ગયા એને કે ઓહો હો હો હો આ તો જે મેં આમ હૃદયથી તો મારી હતા જ મારી સાથે કે હું એમની સાથે રહી શક્યો નથી પણ એ મારી સાથે રહ્યા છે એવું ધીમે ધીમે એને સમજાતું ગયું અમારી ના એ વિષાદ યોગની વાત થાય છે કે ના એ વિષાદ યોગને લીધે એવું થાય છે એમ કહેવાનો મતલબ છે નવનીતભાઈ વિષાદયોગ તમે અમારી હાથે હા નહીં નહીં આપણે વિષાદયોગને લીધે એવું થાય છે એટલે આ કાળમાં જ્યાં મન વચન કાયાની એકતા નથી ત્યાં તો વિષય વિયોગ ડબલાયો તો નથી એટલે ગુણાયો નથી ગુણાઈને આખો ગુણાકાર નથી થયો પરંતુ ક્યુબાકાર થયો છે એટલે કે ઘન ચક્કર એવું દાદા શબ્દ એટલે ક્યુબ ચક્કર દાદાએ અસલ મૌલિક ઓરિજિનલ વાણી અદભુત છે ને હા હવે દાદા ભગવાન કે ડફોર કે ને મને કોઈ આટલું કોઈ કહી શક્યું નથી ને દાદા મને કહ્યું તે કહેતા વખતે હવે તે વખતે અડધું તો ઉતરી જ જાય ડફોર ઘણું નીકળી જાય શું પછી વિચાર કરતા થાય ને જેમ જેમ તેમ તેમ સમજાતું જતું એકદમ તો પકડાય પંકજજી ઘણા ઘણા એ ચોર્યાસીની સાલમાં અમને ત્યાં ગયા હતા અમેરિકા તે પ્રસાદની વાત નીકળી કોઈ કોઈની જોડે સત્સંગ થતો હશે ત્યારે બધા પ્રસાદની પ્રસાદ શું એમ કોઈ પૂછ્યું હશે તપાસ કરતા પ્રસાદ આ લોકોને બહુ ગમે છે તમે જુઓ પ્રસાદ કેવો હોય એટલે દાદા એટલે બૂટ લીધો હાથમાં બધાને ચોખ્ખા જોરથી ખરું કે નહીં અંબાબેન હે એટી સેવનમાં પેડલ પર હતા ને એ બધા પ્રસાદ લેતા હતા અને સામે ફ્લેટમાં એક માણસ હતો એ જોયા ઘરે બે ત્રણ દિવસથી સત્સંગ થાય જુએ પેડલ રોડ ઉપર પેડલ રોડ પર એ માણસ જોયા કરે કે આ માણસો ભેગા થાય કે દાદા પાસે બીજે જ વખતે પ્રસાદ લેતા હતા તો પછી પછી એ માણસ આવ્યો પાણા આગળ જય માર્યો મોટેથી બોલાય એટલે બધાને લાભ બહુ એક બાજુ રવા દેજો બાણું ખકડાયું તારું ગોઠવ બોલો બાણું ખકડાયું એને કે પછી બધા મહાત્મા બેઠા હતા એટલે પછી એને આવીને પૂછ્યું કે તમે બધા કેમ પ્રસાદ લો છો આ બુટનો તો દાદાજી કે પૂછી દાદાજી કે બધા પૂછી જો ને કેમ લે છે મારો હાથ દુખી જાય છે કે મેં બી બહુ પ્રસાદ ખાધો હતો અને એટલી ચચરે જે પુંશારીઓ છે અમને ભાગ આવ્યો છે હું તો એટલું સમજુ જેટલા જેટલા પુંશારીઓ છે અમે અમે કાચા પડેલા અમારે કહેવું પડશે અમારે ભાગ નતું ના ખરેખર દાદા કે છે અમારા હાથનું આમ પડે ને એ કઈ એ હાથ એના માટે નથી કેટલી પુણ્ય હોય ત્યારે એમ એમ નથી થતું સમજાયું હા સ્પર્શ થવો એ જેવી તેવી વાત નથી કોનો સ્પર્શ એ બધા સ્પર્શોથી જે સ્પર્શાયેલા છે જ નહીં એને અબદ્ધ સ્પષ્ટ કહે છે સ્પૃષ્ટ સંસ્કૃતમાં અબદ્ધ સ્પૃષ્ટ એવું કહે છે એટલે કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી આ ચારેય પ્રકારે એ પોતે એવા સંયોગો તો બધા હોય જ દેહ છે એટલે એના માટે પરંતુ એ પોતે અંદર આવી રીતે હોય જળ કમરવત જળ કમરવત અને દૂધ ને પાણી કેટલું નજીક છે આપણે ક્ષીર અને નીર એવી રીતે હોય છે એટલે આજના કળિયુગમાં અને દુષ્મકાળમાં આ મન વાણીને કાયાની એકતા નથી જ્યારે અર્જુન વખતે મન વચન કાયાની એકતા હતી છતાં ભગવાનની હાજરીમાં આ વિષાદ યોગ થયો હતો આટલો બધો દિલનો હતો હૃદયનો હતો હૃદયનો એનું એમને એકબીજાનો સંબંધ હતો તો પણ હૃદયનો અને વ્યવહારથી બધી જ રીતે હતો એમની જોડે સંબંધ બોલો અને પાછા જીજા થાય ભગવાનના જીજા જીજાજી થાય ભગવાનના સિદ્ધિ અર્જુનભાઈ પણ તે વખત અર્જુનભાઈ નતા કહેવાતા તો આ કાળમાં અર્જુન નામ કહેવાય એટલે આજકાલનો આજનો વિષાદ યોગ મજાનો છે એટલે દાદા ભગવાને એટલે વિષાદ યોગમાં જે આજના કાળમાં કોઈ જાણતું નથી કે વિષાદ યોગ શું ગીતા આટલી બધી વખત વાંચે છે ઘણા વિચારકો ઘણા લોકોએ ખૂબ લખ્યું છે એના પર પણ વિષાદ યોગ શું નથી સમજાયું કે આ કાળમાં દાદા ભગવાને સ્પષ્ટતા કરી એ કૃષ્ણ ભગવાને વર્ણવેલો અગરને અગર તો ગીતામાં વર્ણવેલો અર્જુનનો વિષાદ યોગ અને એમાં જે કૃષ્ણ ભગવાન સાથે એને વાર્તાલાપ શરૂ થાય છે તે જ વખતે અને એને જ્યાં સુધી કહ્યું સંગભંગ ફૂંકાઈ ગયા બધું થઈ ગયું ત્યાં સુધી નહોતો પણ પછી લાગ્યું કે હવે આ સંઘ ફૂંકાઈ ગયા છે યુદ્ધની તૈયારી છે તો હું જોઉં તો ખરો મારે યુદ્ધ લડવાનું છે કોની સાથે લડવાનું છે એ બધા યોદ્ધાઓ જોઉં તો ખરો એમ કરીને ભગવાનને કહ્યું કે મને બંનેની વચ્ચે મારો લઈ જાઓ એમ એટલે મુખ્ય એમના યોદ્ધ આપણા હતા પિતામહ હતા દ્રોણાચાર્ય હતા ત્યાં અને બધા આવવા હતા મુખ્ય એટલે ત્યાં લઈને ઊભું રાખ્યો અને જોયું તો જોતાની હાથે એને ધીમે ધીમે ધીમે ધીમે વિષાદ કે એને ઘેરી લીધો અને ભરડો લીયા કર્યો એને જબરજસ્ત ભરડો લીધો એ ભરડામાંથી નીકળવા માટે તો કૃષ્ણ ભગવાને કેટલા અધ્યાયો સુધી એની પાસે મથામણ કરવી પડી છે કૃષ્ણ ભગવાન મથામણ નતા કરતા પરંતુ આ જ્ઞાની પુરુષ એટલે કૃષ્ણ ભગવાન જ્ઞાની મહાત્મા કહેવાય જ્ઞાની આપણે ભગવાન કહીએ છીએ એમને જરૂર એટલે ભગવાન સ્વરૂપે જ આપણે કારણ કે ભાગવતમાં કૃષ્ણ ભગવાનનું પરમાત્મા પ્રકાશ સ્વરૂપે જે વર્ણન છે એ અદભુત વર્ણન છે ભાગવતમાં શું એટલે એને કૃષ્ણની લીલા જે કઈ છે એ પણ એ ભાગવત સ્વરૂપની લીલા છે આખી એટલે ભગવાનની લીલા કહીએ છીએ શબ્દ વાપરીએ આ રીતે છે એમાં એ રીતે જે શરૂઆત થાય છે એના અર્જુન જોડે એ જ આજે આપણા બધા સાથે આ ભારત વર્ષમાં એ કૃષ્ણ ભગવાન પાંચ હજાર પ્લસ વર્ષના આગળ થયેલા આજે આ કળિયુગના કલકી અવતાર સ્વરૂપે કળિયુગી અવતાર સ્વરૂપે આજે જે પુણ્યશાળી ભાગ્યશાળી છે બધા એમના માટે અને સામાન્ય જન માટે પણ એ પ્રત્યક્ષ સ્વરૂપે આવ્યા અને પ્રગટ થઈને એ જ કૃષ્ણ ભગવાન સ્વરૂપે અને પ્રગટ થઈને આપણને બધાને એને સમજાયું વિશાળ શબ્દ આમ તો સમજાય નહીં એ તો બધો પછી આપણે શાસ્ત્રની ભાષામાં એમાં લઈ જઈએ બધા અને એને અધ્યાત્મમાં ખપાવીએ પણ એનો એક્ઝેક્ટ અર્થ ના નીકળી શકે દાદા ભગવાને એનો સાચો અર્થ આપ્યો ગીતાજીમાં છે પણ પકડાય નહીં કોઈને બધા સમજ વિચારકો હોય પણ અમુક બહુ તટસ્થ વિચારક હોય એવાને પકડી શકાય હોય ના હોય એવું નથી ભારતમાં તે આ કાળમાં આપ્યો એ યોગ કયો શોખ વિષાદ શાને લીધે તો કે આ મારા પરિવારજનો આ મારા ગુરુ મારા આ મારા એ મારાપણા લીધે કયું મારાપણું તો કે મમતવાળું એટલે એને મમતના ભાગે એને ઘેરી લીધો એને આ સટપણ મમતના ભાગે અને એકબીજાના અરસપરસના સંબંધોને કારણે ગુરુ સાથે શિષ્યના સંબંધને કારણે પિતામહની સાથે ભાઈઓની સાથે બધા જ મિત્રો બધા જ આવી રીતે ઘરે ગયો એવું એ અને આજે આપણે આપણું જ આજે આપણું જ મમતપણું એટલે કે પોતે મમત સ્વરૂપે એવા આપણે આ ઘરેલા હતા અને તે વખતે તો અર્જુનને તો કેટલો બધો એનો ભગવાન જેવા હતા ભગવાન અને રાજવંશી હતો એની પાસે બધા થાળ બાળ બધું પરંતુ આપણે આજે ચટણી ભજીયા અને ચા પાણી એમાં આપણે ઘરે છે મમતમાં જુઓ પેલું મમત ક્યાં ઘરેલું આજનું આપણું મત ક્યાં ઘરેલું છે સમજાયું એટલે પોતે મમતા સ્વરૂપે ઘરેલા લાવીએ આપણે એવા પુણ્યશાળી ભાગ્યશાળી કે એમને પોતે પોતા પોતા સ્વરૂપે મુક્ત થવા માટે મમતાથી દાદા ભગવાન આજે પ્રગટ થયા પ્રત્યક્ષ એટલે સાક્ષાત એ જ કૃષ્ણ ભગવાન એ જ અને આ જ અર્થમાં શ્રીમદજીએ કહ્યું છે કે આ કાળમાં ભૂતકાળમાં થઈ ગયેલા મહાવીરને ક્યાં ઢૂંઢો છો ભૂતકાળમાં થઈ ગયેલા રામને ક્યાં ઢૂંઢો છો ભૂતકાળમાં થઈ ગયેલા કૃષ્ણ ભગવાનને ક્યાં ઢૂંઢો છો આજે આ કારને વિશે અમે જ સાક્ષાત એટલે પ્રત્યક્ષ મહાવીર છીએ રામ છીએ કૃષ્ણ છીએ એટલે દાદા ભગવાને આ જ વાત કરી અદભુત સ્વરૂપે કરી છે અદભુત સ્વરૂપે અને એમના લઘુત્તમ ભાવે જે વાત કરી છે એ લઘુત્તમ ભાવ આપણને સામાન્ય મનુષ્યને એ એટલી ગુરુત્તમ ની ઊંચાઈએથી વાત કરતા હોય તે આપણી જોડે ઘણા નીચા ઉતરીને આવીને વાત કરવી પડે છે તારે આપણને કંઈક એમને ઝાંખી થાય બાકી એમનું એક્ઝેક્ટ ગુરુ તો લઘુત્તમપણું તો પકડાવવું સહેલું નથી આપણે પ્રેમમાં ખોવાઈ ગયેલા પ્રેમને લીધે બધું લેવાય તો ગયું બધું બહુ ઘણું લેવાયું પણ જો સમજાતું જાય તો એ આપણને એનો લાભ થતો જતો જાય આખો બહુ અદભુત છે કે દાદા ભગવાને આપણા બધાના વિષાદ યોગ જે એમને મળ્યા અને આજે પણ એ તાજા માજા છે અને એનું આજે એ વિજ્ઞાનનો યોગ ચાલ્યા જ કરે છે એ વિજ્ઞાનથી એમને બધાને મુક્ત કર્યા વિષાદથી એટલે કે હું અને મારાપણાથી વિષાદ યોગ આનો કયો આ કળિયુગમાં કૃષ્ણ ભગવાનના સમયમાં વિષાદ યોગ એવી રીતે કહેવાતો હતો પણ મમત એટલું કહેવાતું હતું મમત અને મુખ્ય તો મમત જ છે અને મમત જ બધાને ઘેરી વળેલું છે આજે એટલે હવે આપણે મૂળ મમત ઉડી ગયું અને મૂળ મમત ઉડતાની સાથે હું જે મમત સાથે હતો એ મુક્ત થયો અને હું મુક્ત થયો એટલે અસલ હું કોણ છું આપણને ભાન થયું શું જ્ઞાન થયા પછી જ ભાન થાય અને ભાન થયા પછી આપણું રહ્યું શું મમતના પડઘા બાકી રહેલા હતા પડઘા આપણે ગરુડીની પૂછીને વાત કરી ને કાલે કે ગયા પછી પણ એનામાં હોય છે એ પડઘા આમ તો શમન થતા જાય છે પરંતુ હવે આપણે એને શમન થવા દેવા માટે દાદાએ કહ્યું કે આટલું પાંચ આજ્ઞા પ્રમાણે જીવજો તમે એટલે એ પ્રમાણે આખો યોગ આપ્યો કે અમારા પાંચ ફંડામેન્ટલ વાક્યો છે સેન્ટન્સીસ છે એ પાંચ ફંડામેન્ટલ સેન્ટન્સીસ તમને વ્યવહારમાં રહીને કોઈ પણ વ્યવહારને તરછોડ્યા વગર તમે પોતે કોણ છો એ તરફ લઈ જનારા છે પરંતુ જેની પાસે દ્રષ્ટિ હોય તેના માટે એ પોતાનું જ પ્રત્યક્ષપણું ખુલ્લું કરવા માટે એ પરોક્ષપણે છે અને સામાન્યજનો માટે એ તટસ્થ બુદ્ધિએ કરીને તટસ્થ વિચારણાએ કરીને જેમની જે શક્તિ હોય એ પ્રમાણે એ લોકો એમને બધાને આ સંયોગો ઉભા કરી આપે મુક્તિના એના માટે પણ એટલા કામના છે પણ એ તટસ્થ બુદ્ધિ હોવી જોઈએ તટસ્થ એટલે હું કનુભાઈ છું અને હું પોતાના અસલ સ્વરૂપને જાણું છું અને અસલ સ્વરૂપે છું તો એ કનુભાઈ સ્વરૂપે હું હોઉં ના જાણતો હોઉં ત્યારે સામાન્યપણે હોઉં ત્યારે હું જ મારા પોતા સ્વરૂપ માટે એટલે કે દેશ દેશી પોતા સ્વરૂપ માટે તટસ્થ હોવું સામાન્ય માટે તટસ્થ એટલે આપણે શું સમજીએ છીએ કે આપણે અને બીજા બધા જોડેનો વ્યવહાર અને એમાં તટસ્થતા રાખવાની શરૂ ખરી રીતે આ વિચારના લેવલે આ તટસ્થતા સમજાય છે અને એ બુદ્ધિ વગર ના હોય એટલે ગીતામાં ચિત્તપ્રજ્ઞ બુદ્ધિનો યોગ આખો ધીમે ધીમે અધ્યાય અધ્યાય કરીને ધીમે ધીમે ખુલ્લો કરતા જાય છે ભગવાન વિષાદ યોગ અદભુત છે ગીતાનો બરોબર છે આજનો એટલો ભાગ પૂરો થયો તમારો એટલે પછી કહેતા રહેજો એટલે એક એક અધ્યાય લઈશું આપણે એટલે આજની અક્રમ વિજ્ઞાનની ભાષામાં લેવાનો આપણે શું એટલે કાળ કાળ તો ફર્યા જ કરે છે પણ જ્ઞાન તેનું તે જ હોય છે જ્ઞાનમાં ફરક નથી પડતો આ તો કર્મના હિસાબે કર્મના માળખાઓમાં ફેર પડે છે એટલે જીવ ભાવમાં ફેર પડી જાય છે પણ દરેક વખત જ્ઞાન મળી શકે છે હજુ આ કાળમાં એ વાત બહુ છે તટસ્થ થાય એટલે શું પ્લુરલમાં જ જાય એ તો શરીરથી હોય ને પરંતુ શરીરથી હું જુદો છું એવી રીતે ભાવમાં જાય એને ઉત્કૃષ્ટ દશાએ કરીને સાક્ષી ભાવ કહે છે ઉત્કૃષ્ટ દશાએ હા જે જે બહુ વધારે ઊંચી દશાએ જાય ને એ બધા એવા સંન્યાસી સાધુ પુરુષો ચોખ્ખા હોય દિલના એમને હોઈ શકે અને સંસારીઓને પણ હોઈ શકે છે હમ વિચારક પુરુષને હોય તો એટલે એટલે વિચારને સ્થાન તો બહુ મોટું આપ્યું છે પરંતુ ક્યાં સુધી કે બુદ્ધિનો સમ્યક પ્રકારે સથવારો હોય તો જેટલો સથવારો હોય એટલું કામ લાગે સમ્યક બુદ્ધિ સમ્યક બુદ્ધિ હોય તો જે તટસ્થ વિચારણા થઈ શકે નહીં તો ના થઈ શકે શું એટલે બુદ્ધિને મનના વિચારોનું બેનું એ છે એમાં બરોબર છે એટલે પછી આ રામમોહનભાઈ પૂછે છે એમને નટુકાકાની શ્રેણી નંબર બે સ્વરૂપ વિજ્ઞાન કે છે તે ને સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી નંબર બે એમાંથી સૂત્ર નંબર એક સાતસો ને છ નું પૂછ્યું છે એ બહુ લાંબુ છે સૂત્ર જેટલી ચિત્ત શક્તિ ખવાય તેટલું ઐશ્વર્ય ખવાતું જાય ચિત્તનું મોટું ફસામણ તે વિષય બીજું અનાવશ્યક ચિત્તોમાં ચિત્ત ભટક ભટક કરવાથી લપટું પડી જાય નબળું પડી જાય આ એક હાથે પહેરેલું ઘડિયાળ દિવસમાં બે પાંચ મિનિટ ચિત્ત શક્તિ ખાઈ જાય આ ટેસ્ટ બેસ્ટ તો મનનું કેવું લખ્યું છે ટેસ્ટ બેસ્ટ છે આ ટેસ્ટ સમજાતું નથી લખ્યું છે તે ચાલો વિષયમાં બેઠું તો તેને વાળવું શક્ય નથી ત્યાં હટ પકડશો તો વાંધો આવશે ચિત્ત વૃત્તિઓને પોષી લેવી તે સિવાય બીજો ઉપાય નથી જ્ઞાનીઓ પાસે ઉપાય હોય પણ તે તમારાથી બની શકે તેવો નથી ચિત્ત વૃત્તિમાં દાદા રમી રહ્યા હોય ત્યાં કશું જ આવે નહીં માયા પણ ના ઘૂસે અત્યારે ચિત્ત મારફતે તમારું ઐશ્વર્ય વપરાય છે છતાં તમારી બિલીફ તો ઐશ્વર્ય એક તરવા એક કરવા તરફ જ છે મૂળ તો તમારી સત્તા છે તે જોવાનું છે આ છે સૂત્ર આ ચિત્ત વિશે લખ્યું આપણે બધા ધર્મોમાં અને ધર્મની આરાધનામાં સામાન્યપણે મનને બધું વધારે સ્થાન આપ્યું છે આપણે પણ મન એ ત્યાં આગળ જે વાક્ય છે એટલે મન એટલે મન આગળ એટલું બધું નથી ટેસ્ટ મન આગળ થાય છેલ્લો પરંતુ મૂળ વસ્તુ ચિત્તની છે એટલે વેદાંતમાં ઉપનિષદો વેદાંતમાં ખાસ અચિત્ત અને પ્રકૃતિ સંબંધી અંતરના દેહના અંતર ભાગમાં અંતઃકરણમાં જે વિશ્લેષણ કર્યું છે એનાલિસિસ ખૂબ કર્યું છે તે વિશ્લેષણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સ્વરૂપે કરેલું છે એ આખું પ્રકૃતિનું વિશ્લેષણ છે એ બ્રહ્મનું બ્રહ્મ સ્વરૂપ ખોળવા માટે અને ખોળીને હવે એ પ્રકૃતિ સ્વરૂપથી પ્રકૃતિના વશ ના રહેવાય એવી રીતે આપણી પરબ્રહ્મ અવસ્થા એટલે જેને બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરી અવસ્થા કહીએ એ દશા કહી એ સ્થિતિમાં પહોંચવા માટેનું છે એને બ્રાહ્મી સ્થિતિ કે છે એટલે આમાં ચિત્ત મુખ્ય છે આ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આપણે આગળ ચિત્તનું જે ગુણ છે કે એ પ્રકાશમય એટલે કે અવસ્થા પ્રકાશમય અવસ્થાઓ છે બધી હવે કઈ પ્રકાશમય અવસ્થા છે એ બહુ સમજી લેવાનું એટલે જ્યારે હું કોણ છું એનું જ્ઞાન નથી ભાન નથી ત્યારે એ ચિત્તની પ્રકાશમય અવસ્થા અશુદ્ધ હોય છે અશુદ્ધ ઇમ્પ્યોર અને એ અશુદ્ધ પ્રકાશની અવસ્થાએ કરીને જેને ચિત્તી અવસ્થા કહે છે એ મૂળ અસલ આત્માની ચિત્તી શક્તિ છે એને આભારી છે હવે એમાં આત્માની મૂળ ચિત્તી શક્તિ મૂળ સ્વરૂપે છે નહીં પરંતુ હું બુદ્ધિના પ્રમાણથી છે અને બુદ્ધિના પ્રમાણ હોવાને કારણે મનના લેવલે મનના પ્રમાણથી પણ છે બંને રીતે છે પરંતુ મૂળ એ ચિત્ત પ્રમાણથી હોવાને કારણે એ જ્યાં જ્યાં જ્યાં એ પ્રકાશ જાય એ પ્રકાશમાં જેવી રીતે કેમેરામાં બધા ચિત્રપટો લે છે ને એવી રીતે ચિત્ત પ્રકાશમાં ફટફટ કેમ લેયાજ કરે છે અવસ્થા અવસ્થા એ લેયાજ કરે છે ફોટાઓ બધા તે આગળ બધા ફોટાઓ આપણાથી લેવાઈ ગયેલા ચિત્તના એ બધું અંદર આપણો સ્ટોરેજ છે આ શરીરમાં અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર રૂપી હજી જ છે શરીરના ભાગનું એ ભાગ છે આખો એટલે એના ભટકતાના પ્રકારમાંથી જો મુક્તિ પામે એ ભટકતો પ્રકાર તો અનંત સ્વરૂપનો હોય છે એટલે કે અનાદિ અનંત સંસાર કયો પણ એ મુક્તિ પામે અનંતમાંથી અનેકમાં આવે અનેકમાં એટલે બાકીના શરીરના દેહના પ્રમાણમાં જે એટલો ભાગ રહ્યો ખાલી થવા પૂરતો એને અનેક કહેવાય અનંતને અનેકમાં બહુ જ મોટો ભેદ છે આમ તો જરાક આપણને બંને લાગે કે આ તો કેવું એમાં શું ભેદ હોઈ શકે પણ બહુ મોટો ભેદ છે અનેક એટલે સત્તામાં આવ્યું અને અનંત એટલે પરસત્તાથી છે આપણે ભટકવા માટે છીએ અને અનેકમાં આવ્યું એટલે ત્યાર પછી આ દાદા ભગવાને અદભુત પાંચ સુંદર વાક્યોનું મહેતા સાહેબ તો આફરીન થઈ ગયેલા કે શું કર્યું છે કે છે સાહેબ એમનું સંયોજન શું છે પાંચ વાક્યોનું તમે સમજ્યા શરૂઆતમાં તમે જોયું હશે તો અમારે બાસઠ ત્રેસઠમાં અમારે ચંદ્રકાંતભાઈનો અમારો યોગ આવ્યો ત્યારે કઈથી બોલે આમ તો આપણે સમજાઈ જાય કે હવે કેવી રીતે આપણી સ્થિતિ શું હતી એ વખતે શું આ તો દાદાએ કહ્યું કે આપણે કાલે વાત થઈ ને અમીન સાહેબની ભાષામાં કે ઊંઘમાં શ્રીખંડ ખવડાવી દીધો એટલે શું ખબર પડે પણ એવો કયા યોગમાં તો કળયુગના વિષાદ યોગમાં કારણ કે આ વિષાદ સમજાવવા જાય તો કોઈને સમજાય એવું છે જ નહીં આ તો દાદા ભગવાન કહે છે હું શરૂઆતમાં બહુ સમજાવવા ગયેલો પણ સમજાવવા જતા જતા તે આવ્યું તો ગમ્યું ખરું અને પછી જોયું કે આ તો બહુ મહેનત મારું બતાવે છે આ તો આ પોસાય નહીં આપણને શું ઋષભદેવ દાદા વખતે આ પેલા બે મોટા મહારાજો હતા ને એ કેવો કે ભાઈ એમના મોટા વ્રત આપણા નાના વ્રત કે છે એમાં નવીચંદજી સમજાવે છે એવી રીતે એવી રીતે થકી ગયેલા સમજાયું તે આયા જ નહીં કોઈ કે છે મેં કહું કે કરો કાયા પાયા બાયા કરો મકાન કરો આપણે મેલ ચડવાનું છે ભગવાનનો તો બધું બતાવ્યું રસ્તો બતાવ્યો લાઈન દોરી કેવી રીતે કરવી આ તે બધું બતાવી દીધું હા આ મકાન કરવું બધું બતાવવું પડે ને લાઈન દોરી બધું બતાવ્યું પછી આવ્યું કે થોડું ગયા કહે પછી કહે છે આ તો ફાવે નહીં એટલે આપણે ઘર યાદ થાય આપણું એ આવે પેલું આવે તે બધા મૂકીને ગયા તે પાવડા તગડા બધું કે દાદાની ભાષા બહુ સરસ છે એનું વર્ણન બહુ મજાનું છે ટીકમ પાવડા ગમેલા બધું મૂકીને જ ગયા ત્યાં પછી કોઈ પાછું જ નથી આવ્યું એટલે પછી દાદાએ કહ્યું કે આ તો ભલે આમ પેલો શિખંડ ખવડાવી દો ને પછી અંદર ઠંડક થશે ને તેની માટે આ કાદરનું વિશે એટલે આપણા ભટકતા ચીજને મુક્ત કર્યું અને ભટક ચિત્ત મુક્ત થયું એટલે આપણે આ અનંત ચીજ બાકી રહ્યું એ મુક્તિ પામેલું છે પણ મુક્તિ પામેલું રહેવા માટે આ પાંચ ફંડામેન્ટલ વાક્યોથી આપણે રહેવામાં જીવી જવાનું છે અને આ એક ભાવ પૂરતું છે વ્યવસ્થિત શક્તિ કરતા છે એને ઈશ્વર કે છે સમજ્યા ને એટલે આપણે કહ્યું અહીંયા આગળ કે પારકી પંચાયત કરશો નહીં એટલે શું કે તું તારું સંભાળ ને તું બીજાની પંચાયત કરવા ક્યાં જાઉં છું તને હાચવવા રાખ્યો કે આ બધું હાચવો જોઈએ એટલે બધું ગુરુ અને શિષ્યો હાચવવાના હોય શિષ્યોને પોતે પોતાના હાથની તેને હાચવે બધા સાચવા કરે ને એમાંથી નીકળે જ નહીં પણ એનો પોતે ક્યાંથી એમાં જડે એમાં ખોઈ જાય બધામાં શું એટલે પછી બધું આ સરખું દેખાય બધું જે તે આ કઈ જાતનું છે કે છે પણ એ તો પેલી માટલીઓ હરખી દેખાય પણ આ બધા પ્રકારે દેખાયા નથી ને પણ દાદાની નજરમાં બધા માટલીઓ હરખી હતી <laughs> એ કે માટલીઓ હરખી હતી સમજાયું એટલે બધા એવું અંદર ચટણીઓ ચા કરવા માટે એવું મોડું નાખી દીધેલું અને મોડામાં લઈને માટલું લઈને ફર્યા કરે ત્યાં દાદા ભગવાને પ્રશ્ન કર્યો આપણે એક જૈન ભાઈએ સુંદર હમ તો મુંબઈમાં પંચોતેરની સાલમાં કે દાદા તમે હવે કેટલાની માટલી ફોડી હશે પછલી ફોડી હશે હમ આપો છે ધન્યવાદ આપણે હલો આપણે ભાઈઓ ને બહેનો આપણે અહીંયા ભેગા તો થયા છે પણ દાદાની જ્યારે જન્મ શતાબ્દી ઉજવીએ છીએ ત્યારે આપણે શું કરવાનું તો જો કોઈ આપણે શું કરવાનું દાદાની જન્મ શતાબ્દી ઉજવે તો લડવા ખાવાના બધા ભેગા તેને વાતો કરવાના સત્સંગ કરવાની નહીં આપણે દાદાના જન્મ શતાબ્દી ઉજવીએ છીએ જોડે જોડે આપણે જન્મ શતાબ્દી આપણી ઉજવવાની છે એના માટે તે દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે દાદાના વાક્ય પ્રમાણે હું જીવીશ બિલકુલ તો તમારી જન્મ શતાબ્દી ઉજવી બરોબર છે નહીં તો લાડવા કઈ ઘેર ગયા એનો અર્થ કોઈ નથી <laughs> એટલે સંકલ્પ કરો આપણે શા માટે આવીએ છીએ એનો અર્થ એ છે એટલે પૂજ્ય દાદા આપને સમજાવશે પોઈન્ટ બધા હમ એટલે ચિત્ત શક્તિ મુખ્ય છે ચિત્તી શક્તિ કે છે ચિત્તી શક્તિ એ આત્માના પરથી જ આવેલી છે પરંતુ એ આત્મા સ્વરૂપ ના હોય ત્યારે એ ભટકવા સ્વરૂપે એટલે જન્મ મરણના ચક્રાઓમાં ભટકામણ સ્વરૂપે હોય છે અને જન્મ મરણના ચક્રાઓમાંથી છૂટે પુનર્જન્મના ચક્કરમાંથી છૂટે ત્યારે એ પોતે મુક્ત થઈ ગયેલી હોય છે અને પોતે મુક્ત થયો પોતે મુક્ત થયો કેવી રીતે કે આ પહેલું આ કાળમાં કળિયુગમાં એને પહેલો ચોખ્ખો સ્વરૂપે એને સ્વાદ ના લેવડાવે જ્ઞાની પુરુષ પોતાની કૃપાથી કે જે જ્ઞાની પુરુષને સદાયનો એવો નિરંતર પરમાનંદ સ્વરૂપનો સ્વાદ રહ્યા કરે છે એ એમની કૃપાએ કરી દે સ્વાદ એમને કરાવે છે એટલે એમને દીક્ષા દીક્ષા હોય છે દીક્ષાના પ્રકારો હોય છે ચાર પ્રકારો બધી રીતે દીક્ષા આખી યોગ બને છે એ પ્રકારો સમજવાની જરૂર ના હોય આપણે સમજવા પાછી આમાં પાછા ઝીણામાં પડવા જઈશું દાદાએ કહ્યું ઝીણું કાંતવું જ નહીં જાડું કાંત્યા કરવું કે છે બધું ઝીણા કાંતવા બધા બહુ એ થઈ ગયેલા એટલે આવી રીતે ચીજ શક્તિ છે રામ મોહનભાઈ શું બહુ સુંદર આ કહ્યું છે દાદાએ એટલે એમને કહ્યું ને જયંતિભાઈએ એટલે અત્યારે છતાં તમારી બિલીફ આપણે ચિત્ત વૃત્તિમાં દાદા રમી રહ્યા હોય એટલે તમે કહ્યું ને ત્યારે આપણને આ તમે કહો છો એવું સુંદર રહ્યા કરે એ બહુ જરૂરનું છે એ પ્રસંગમાં એ તો બધાને અહીંયા આગળ દાદાએ બધે એવા પાકા કરી નાખેલા બધાને પરંતુ કોઈ ક્લેમ ના કરે દાવો ના કરે એવી રીતે કરેલા એટલે નીચે લાકડાનો તો રાખે અને ઉપરથી માર્યા ગયા થોડેથી ગળે ગળે ગળે કર્યા ગળે નહીં તો વાસણ કેમનું સરખું ઘડ્યા વગરનું વાસણ તો કામ નહીં લાગે છે એને નહીં તો જો એ રાખ્યો ના હોય ને આમ કરવા જાય ને ગોબો પડે કે મને કઈ નવરાશયની ના હોય તારો ગોબો સુધારવાની પાછી તું કંઈક દાદા મને ગોબો પાડી આપે એવું કહેતો એ હવે એવા કાચા નથી કે છે અમે અમે તો ઝેરે આપીએ અને ઝેરને મારી પણ જાણીએ શું એટલે ચિત્ત શક્તિ બહુ મુખ્ય વસ્તુ છે આમાં આપણા સુરતના કોને પૂછ્યું બ્રિજે પૂછ્યું છે મારે આ બ્રિજ ચશ્માનો બ્રિજ છે ને એની પાસે તે આવ્યો છે ભાઈ સારું એને કામ હતું જ નહીં સારું જ્યાં સુધી તમારા અક્રમ વિજ્ઞાનમાંથી છે અંક ઓક્ટોબરનો છે એમાં આ દાદા ભગવાનનું સૂત્ર છે જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે ત્યાં સુધી એની અસર તમારી પર જ પડવાની માટે ચેતો આ શરીર આપણે છીએ પુનર્જન્મમાં માનનારા આ દેશમાં અને આત્મા તત્વ છે એવું જેને આજે પોતે દેહભાંતિ પણ ખ્યાલ છે એને કારણ કે પુનર્જન્મમાં માને છે એવામાં આ આપણને ચેતવા માટે કહે છે કે આ શરીરને કરીને જે કંઈ સ્પંદન જાય તે સ્પંદન શરૂઆત થાય છે મન લેવલે પછી એથી ઉતરે છે વાણીના લેવલે અને પછી આવે છે દેહના ઉપર એટલે આ સ્પંદન પણ મનનું અને વાણીનું તો કોઈને એટલી કાળજી રહેવી નથી પણ દેહથી પણ એમને ખાસ કહ્યું કે આપણાથી કોઈને દુઃખ થાય એવું થાય વર્તન થાય વ્યવહાર થાય એમાં પણ ખાસ ચેતવાનું કહ્યું કે ખૂબ ચેતો કારણ કે જે સ્પંદન જશે કે સામાન્ય જે અસર કરશે બધાને લાગે છે કે આ નથી પણ તેનું પોતા પર આવી જાય છે આ બહુ મોટી બહુ સૂક્ષ્મ છે અને બહુ ગમ એ છે સમજાય છે આ શરીર છે એટલે રહ્યા કરવાનું કારણ કે એ બાયો ઇલેક્ટ્રિકલ છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક છે પાછું કેવું છે રિદ્ધિ શું સ્વાભાવિક નહીં બાયો ઇલેક્ટ્રિકલ એનર્જી વાળું કેવું અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પાછું એવી રીતે એટલે અંદરથી અને શરીરે કરીને એવી રીતે કામ કરે છે સતત કામ કર્યા જ કરે અને અંદર મનથી મનની વાણીની અને કાયાની ત્રણ બેટરીઓ આપણે જ આપણી અંદર ફિટ કરી દીધેલી જેનાથી આપણે પોતે આપણાથી જીવીએ અને ચાલ્યા કરીએ બધા કરીએ છીએ મનથી વિચાર્યા કરીએ બોલ્યા કરીએ વ્યવહારમાં રહ્યા કરીએ આ બધું જ એ ત્રણ બેટરીઓ જ્યાં સુધી એનો પાવર છે એ કમ્પ્લીટ ખલાસ ના થઈ જાય ત્યાં સુધી એ જન્મતાની સાથે ગર્ભમાંથી જ ચાલુ થઈ જાય છે અને પછી એનું ફોર્મેશન થાય છે તારે એના એમાં આવે છે અને પછી જન્મ થાય ત્યારે તો પદ્ધસર આવી જાય છે એની પાસે અને છેક છેલ્લે સુધી આ ત્રણ બેટરીઓ કામ કર્યા કરે છે અને જ્યાં ખબર નથી કે હું કોણ છું જયંતિભાઈ એટલે ત્રણ બેટરીઓ પાછી પોતે પોતે પોતાના માટે આગળ પાછું તૈયારી કરવા માટે ભાથું તૈયાર કરે છે પણ પછી આપણે જઈએ તો આપણી જોડે બેટેરી તો જોઈએ ને કે છે એટલે બીજી ત્રણ બેટરીઓ તૈયાર કરી દે છે મનની વાણીની કાયાની એને કારણ બેટરીઓ કે છે ચાર્જ બેટરીઓ કે છે અને એ ચાર્જ બેટરીથી જન્મ થાય એના અનુસાર છેલ્લી દશા પ્રમાણે એ જન્મ થાય તે જન્મમાં એ જ કારણ બેટરીઓ કાર્ય સ્વરૂપે જન્મથી તેમ સુધીમાં કામ કર્યા કરે છે એટલે આ કાર્યકારણની ઘટમાર પેલું રેડ છે ને પાણી પાણી ખાલી થતું જ નથી અને આમ જોવા જાય તો ખાલી થતું જાય ભરાતું બધું એટલે જેમ જુએ તો ભરેલું ભરેલું જ હોય ભરેલું રેટ એટલે દાદાએ કહ્યું કે સવારમાં ઉઠીને એમને બહુ સારી પ્રાર્થના સમજાવી કે જો આ કાળમાં કળિયુગમાં બધાએ અંતરથી શાંતિને સુખ અનુભવવું હોય પોતે દેહ કરીને પણ તો સવારે ઉઠતાની સાથે આપણે બેડમાંથી પથારીમાંથી ઉઠ્યા જાગ્રત થયા તરત જ જેને માનતા હોય ત્યાં જવાનું અને બેસી જવાનું ધ્યાનથી અને ત્યાં આગળ આપણે ભાવના કરી લેવાની પ્રાર્થના આરાધના જેમાં કરતા હોઈએ તે કે આ કનુભાઈના મનથી વાણીથી કાયાથી આખા દિવસ દરમિયાન કોઈ પણ જીવને વ્યવહારથી દુઃખ ન હો દુઃખ ન હો દુઃખ ન હો દુઃખ ન હો દુઃખ ન હો આટલું પાકું કરી લેવાનું અને જેમને માનતા હોઈએ એમની પાસે શક્તિ માગી લેવાની આટલું કરે આ બહુ સાદી પ્રાર્થના બતાવી સવાર ઉઠીને પછી કામે લાગી જાઓ પછી દાદા કહે તમારી કોઈ જવાબદારી નહીં જાઓ એ જવાબદારી મારી દઉં આવું ખાતરી આપે છે પાછા ખાતરી આપના પુરુષ ના હોય ત્યાં સુધી એમના વચનોનું પ્રમાણ કોઈને સ્વીકાર્ય બને નહીં ખાતરી આપના પુરુષ જોઈશે અને આ રીતે કરો અને પછી બધું પરવારી કે અને સુવાનું થયું ત્યાં સુવાનું થયું એટલે બધા પરવારે બધા પોતપોતાની લાગી જાય ને બેલમાં સુવા માટે તૈયારી કરી દે ત્યારે આપણે પોતે રહ્યા તે બધાને કહ્યું ભાઈ મને મને સૂઈ જવું છે મને ઊંઘ આવે છે કહીએ ને એટલે બધા એમને મુક્તિ આપે છે કોઈ બાધી ના રાખે શું લાગે છે એ તો નિયમ છે એનો એટલે આપણે ભાઈ પથારી પછી આપણે કોઈ નામ ના દે ને એટલે આપણે આપણું પાછું કામ કરી લેવાનું કે દાડામાં આ સવારે પ્રાર્થના કરીને આખો દાડો ગયો તે આપણાથી કોઈને કંઈ દુઃખ કોઈ રીતે થયું હતું મારે ખોટો વિચાર આવ્યો હતો મારી વાણી અંદરથી ચાલી હતી અને અંદરથી ચાલી તે બહારથી પણ નીકળી ગઈ હતી આ બધું જોઈ લેવું પડે અને વ્યવહારથી મારાથી કોઈને દુઃખ ક્યાંય પહોંચ્યું છે અને આ બધું જોવાનું ક્યાં કહ્યું તો કે ઘરની ચાર દિવાલોમાં છે ઘરની ચાર દિવાલો એટલે પોતાના કૌટુંબિક વ્યવહારો કહેવાય આટલામાં જ જોવાનું કહ્યું છે એમને એમને આખી દુનિયાનું જોવાનું નથી કહ્યું દુનિયાનો વ્યવહાર બહુ મોટા હોય છે તો એ છે પણ એ કરી તો લેવા જ જોઈએ બધાને પણ ઘરમાં ખાસ કરવા જોઈએ કારણ કે ઘરમાં તો સતત રહ્યા કરવાનું સતત એટલે ત્યાં આગળ ક્યારે ક્યાં કેટલું બધું મોણ નખાય છે થાય છે મોણ વગરનું હોય તો વધારે ચેતી જાય સમજો એ બહુ જોવું પડે આપણા વ્યવહારો બધા નજીકના એટલે જેટલો વખત દિવસમાં યાદ આવ્યું હોય તો એ કરી લેવું પડે એટલે આ વાત એના માટે કરી આપણે દુઃખ ન હોવું જોઈએ કારણ કે સુખ બધાને ગમે દુઃખ કોઈને ગમતું નથી અને તમે જયંતિભાઈ કહ્યું પારકી પંચાયત કરશો નહીં તો બરોબર છે આ બધા પાકા સમજી ગયેલા બધા એટલે આપણે આપણે બધા સિનિયર બધા મળવાના છીએ ને બધા ભેગા થઈને વાતો કરીશું અને તમારે બધાને જો વાત કરજો અને ભાવના થાય દાદાનું એકાદ અક્રમ વિજ્ઞાન કંઈક જોવાનું બધાને આપજો ને અને તમે જોયો તો ત્યાંથી મંગાવી લેજો અમદાવાદમાં ઓફિસેથી મોકલી આપશે તમારે પાંચ પંદર કે પચીસ કે જે ના એટલે અક્રમ વિજ્ઞાન આપજો ચોપડીઓ પણ બધી મળશે તમને બધું જ મળી શકશે તમે આપતા પુત્રોને કહેવાનું અહીંયા આગળ જેમને વડોદરામાં જાણતા હોય ને એક તો આ ભરતભાઈ રહે છે આ મિનેશભાઈ રહે છે કમલેશભાઈ રહે છે આ ત્રણ તો છે જ અહીંયા આગળ બીજે બધા ફરતા રહેતા હોય હમ તો તે વખતે તમે નક્કી કરશો ને આવું ભાવ થાય તો આ પ્રયોગ આપણે જ્ઞાન દીક્ષાનો ગોઠવી શકાય આ પ્રયોગમાં એવું છે કે નહીં ઊંચું નહીં નીચું કોઈ ઉપર નહીં નીચે નહીં આવું એવો સુંદર પ્રયોગ છે એટલે એમાં કોઈ વાંધો આવે એવો નથી તમને પણ એના માટે શરૂઆતમાં પહેલાં મળીને વાતો કરીએ તો વધારે સારું આ સિનિયર સિટીઝનો દાદા તો સિનિયરોની બહુ કાળજી રાખતા ખૂબ કાળજી રાખતા એ વખતે પહેલું એમને વાત કરે હવે એમને આટલો બધો લાંબો વખત ગયો હવે આ તો છેલ્લા છેલ્લા બધા અવસ્થાઓ છે ત્યાં પેલા કામ કરીને જાય તો સારું ને બહુ એ બહુ કાળજી રાખતા શું જ્યારે જાગે ત્યારથી સવાર થઈ જાય શું કોઈ નાની ઉંમરે થયો મોટી ઉંમર થયો વચમાં થયો એવું કે જોવાનું હોતું જ નથી જાગ્યો એટલે સવાર થઈ ગઈ એ વાત છે અંધારામાંથી અજવાળામાં આવવાનું છે આપણે એટલે ઈશ્વરના કાર્યની ટીકા કરશો નહીં બરોબર છે પરંતુ આજે એ આજનો જમાનો જેવો થઈ ગયો છે અને જીવન જ બધું જનજીવન જ એવું થયું છે કે એકબીજાના પરિચયમાં આવતા અજાણતા આપણે જાણી અજાણતા શબ્દો હોતો નથી ખરી રીતે પરંતુ આપણે પોતે જ જાણતા નથી એટલે બધું અજાણતા જ કહેવાય છે એમાં આવું બધું ગમે તેમ વ્યવહારમાં થઈ જાય છે એક રીતે બોલતા છે સમજાયું વાત વાતમાં થઈ જ જાય પણ ઈશ્વરની ટીકા અને કાર્યની ટીકા એટલે શું તો કે દરેક પોતે પોતાની વ્યવહારની સત્તા ધરાવે છે શું કહ્યું દરેક જણ એક નાનું જીવડું હોય તો પણ એ પોતાની સત્તા ધરાવે છે તો મનુષ્યો હતો વિકાસ બધા વિકાસ પામેલા પૂર્ણ વિકાસ પામેલા પુણ્ય વિકાસ કઈ રીતે કે મનુષ્ય ભણે મનુષ્ય ભણે એટલે એવા બધા એમની દરેકની વ્યવહારની સત્તા છે એટલે કોઈની સત્તા માટે આપણે કોઈને કહી શકાય નહીં એટલે એના માટે એ સતત આ કળિયુગમાં ચાર પ્રકારે અંદરથી ભાવના એટલે અંદર થયા જ કરે છે સત્તા એટલે વ્યવહારથી હોવા પણ હું હું છે તે અને એ ચાર પ્રકારે થાય પહેલું તો પીડાકારક રીતે થાય પીડાકારક એટલે આપણે દુઃખની વાત કરીને એવું ટાઈપનું થાય અને એમાંથી થાય એટલે હિંસક વૃત્તિઓ જન્મે પછી હિંસક પેદા થાય હિંસક વૃત્તિ રહ્યા કરે એટલે પીડામાંથી હિંસક આ બધો થયા કરે અને આ બે હોય એ બધી નરકની નિશાની અને આ ચાર પગમાં અને પૂછીએ અને પાછળ બેલેન્સમાં પાછું જોઈશે એક બધું બધું અને એના પછી અભાવ રહ્યા કરે અભાવ અભાવ એ હલકો થયો કહેવાય અને તિરસ્કાર અભાવનો તિરસ્કાર એ આપણી મુક્તિ પામેલા ચિત્તની દશા બાકી રહેલી દેહની તે છે એ અભાવ તિરસ્કાર એ અંતર અંતઃકરણના બધામાં એ બધું ભરેલું જ છે પણ એ કયું છે કે પેલી ત્રણ બેટર ડિસ્ચાર્જ થાય છે ને ડિસ્ચાર્જ સ્વરૂપનું છે સમજે અભાવ અને તિરસ્કાર આ તિરસ્કાર કંઈ દેખીતી રીતે ના હોય કોઈનો કોઈ કોઈને દેખીતી રીતે ના કરે પરંતુ આપણા કોઈ પણ પ્રકારે મનથી વાણીથી કાયાથી ડિસ્ચાર્જ થતી બેટરીઓ છે એમાં એટલે એની અસરો એકબીજાને પડ્યા કરે સમજો એટલે આ બધા જ કરવાનું આપણું એટલે એના માટે દાદાએ કલમ આપી હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ધર્મને માટે આપી અને ધર્મના જે મુખ્ય હોય બધા સાધુ સંન્યાસી આચાર્ય વગેરે એમના માટે આપી مجھ کو آچار سی بولو بیشک سی آچارتر اپر ابھی پرم شکتی آپ બીજું તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો તો બરોબર છે પણ રહેવાય એવું નથી આ કાળમાં રહેવું હોય તો કોઈ નહીં પરિસ્થિતિ જ નહીં રહેવા દે એવી બધી આ કરે છે મીઠી આવે તો મીઠાશ કરાવે કડવી આવે તો મોડું બગાડે તો કોઈને ચાલે જ નહીં ને અને મીઠાશ તો આજે તો સુગરમાં પણ સુગર મિલો એટલી બધી જનરસ થઈ ગઈ છે કે મેમ્બર તમે હો તો પચાસ કિલોની ગુણ આપે જ તમને તમે જાણો છો ને મેમ્બરોને આપે છે બરાબર છે મારા ભાઈ મૂકી ગયા હાલ છે પચાસ કિલો મૂકવાનું શું મજા પડે એકદમ એટલે ઈશ્વરની ઈચ્છા એ જ મારી ઈચ્છા હવે ઈશ્વરની ઈચ્છા આપણે કહીએ છીએ કે ખરી રીતે આપણી કરેલી ઈચ્છાઓ છે તે આપણી સામે એ ખાલી થવા માટે આવે છે ખાલી થવા માટે એટલે કરેલી ઈચ્છાને શું કહેવાય છે કે ઉગતી ઈચ્છા રાઇઝિંગ ઉગતી ઈચ્છા એને ચાર્જ કહેવાય અને ખાલી થવા માટે આવે છે કઈ આથમતી ઈચ્છાઓ એટલે જન્મ લીધા પછી છેવટ સુધી એ આખા શરીરનો જે મસાલો લઈને આવીએ છીએ કર્મનો એ બધો એમાં ઈચ્છાઓની પૂર્તિઓ થઈ જ જાય એવું છે આખા મસાલામાં જન્મથી એટલે એમાં નવી ઈચ્છા કરવા જેવું જરૂર નથી પરંતુ આપણે જાણતા નથી હું કોણ છું એટલે નવી થયા જ કરવાની એટલે બુદ્ધ ભગવાને પણ એમના બધા બોધોમાં મુખ્ય કહ્યું ઈચ્છા એ દુઃખનું મૂળ છે ઈચ્છા એ દુઃખનું મૂળ છે મુખ્ય વસ્તુ એટલે એ રીતે કહ્યું એટલે ઈશ્વરની ઈચ્છા એ જ મારી ઈચ્છા હવે ઈશ્વરની ઈચ્છા એટલે શું તો કે આપણું પ્રારંભ ને આ બધું છે અને દૈવ કે છે ને આપણે ભાગ્યની એ ત્યાં આગળ આપણે ઈશ્વર સમજીએ છીએ દાદા ભગવાને આજે વિજ્ઞાનની ભાષામાં એ સમજ આપી કે એ કોઈ ઈશ્વર નથી વ્યક્તિ સ્વરૂપ એટલે કે સુપર વ્યક્તિ સ્વરૂપ પરંતુ એ શક્તિ છે એક શક્તિ છે મહાશક્તિ છે સમજો એટલે શક્તિ સ્વરૂપ છે જે શક્તિ સ્વરૂપ બધાને માટે સર્વસામાન્ય માટે દરેકને પોતાને પોતા સ્વરૂપે ખાલી થઈ જવા માટે હોય એવું એ હોય અને પોતે એકલો એવો નથી સિમ્પલ કે એને કોઈ રીતે બધે તાંતરાઓ બધા જોડી ના ગયેલા હોય એવું તો હોઈ શકે જ નહીં કોઈ એ તો છૂટા થયા પછી એવું થાય એમ ના થાય એવું નથી આ એટલે એનો મેઇન કેબલ તો ખરો જ પાછો પણ બીજા સબ બધા બહુ બધા ચેનલો એટલી બધી હોય પાર વગરની કેટલી ચેનલો કે બીજા ચેનલો પછી ઇન્ડિપેન્ડન્ટ હા કોઈ કોઈના પર એ કરી શકે નહીં નવીનભાઈ એમાં કરોડો રૂપિયાની જરૂર ના પડે એવી ત્યાં સુધી મનની ચેનાલો અંતરવાચા અંતર ચાલ્યા કરે ને એ ચેનાલો બોલાયથી વાણીની ચેનલો પાછી બોલાય ચેનાલમાં એકબીજાના વ્યવહારમાં આવી જઈએ પછી આપણે અને આ પાંચ ઇન્દ્રિયો તો છે જ પછી એની સ્વતંત્ર દરેક જે ચેનલો જુદી એવી સરસ એની જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બધી જ કેટલી ચેનલો નવીનભાઈ એટલે ઈશ્વરની આવી છે કન્વર્ટ આ બધો એમાં છે આખો બુધ એટલે આ બધાનો સાર એક જ હું કોણ છું એ જાણી દેવાનું જય સચ્ચિદાનંદ લુસીબેન બોલાવશે કે કપડાં ધોવા માટેનું આપું છું કયું કયું આ વર્ષનું પણ એના આગલું મહિનામાં બોલો તો તો એમાં દાદા સમજણ એ વિજ્ઞાન છે અને પહેલી શરૂઆતના પાના પર અને સમજણ એ અનુભવનું જ્ઞાન એ તમારે ભણતરથી મળે દાદા ભણતરમાં શું જ કામ કરે કે સંસ્કાર કામ કરે ભણતર ભણતર ભણતર ભણતા હતા મુક્તિ જેને પોતાનું ભાન છે એના માટે એ વસ્તુ નથી એના માટે એ વસ્તુ નથી એના માટે તો શું છે કે એ તો શુદ્ધ ઉપયોગ જ કામ કરે શુદ્ધ ઉપયોગ બીજું કશું જ નથી ત્યાં નિકાલ જ છે એમાં બીજું કશું હોય જ નહીં એ બધું ક્યાં હોય ના હોય તો જ એમાં એ બીજા બધા ભાગમાં હોય એમાં તો સંસારમાં રહેવાનું ને બધા આટલો મોટો સમાજ છે તો બધો હા બોલો આપતા સૂત્ર છે ચિત્ત માટે હા બોલો ચિત્ત શુદ્ધિને સમ્યક દર્શન કહ્યું ચિત્ત બુદ્ધિને ચિત્ત શુદ્ધિને ચિત્ત શુદ્ધિ ને સમ્યક દર્શન કહ્યું સમ્યક દર્શન કહ્યું અને બીજું એક છે ચિત્ત પ્રસન્નતાને ખરું સુખ કહ્યું હા બરોબર છે તમે જવાનું છે નહીં અચ્છા એટલે ચિત્ત શુદ્ધિને સમ્યક દર્શન કહ્યું ચિત્ત શુદ્ધિ આ ચિત્ત શુદ્ધિને પેલું પેલું શું કહ્યું ચિત્ત શુદ્ધિને સમ્યક દર્શન કહ્યું અને પછી ચિત્ત પ્રસન્નતાને ખરું સુખ કહ્યું ચિત્ત પ્રસન્નતા તો બહુ મોટી વસ્તુ છે એ તો બહુ મુશ્કેલ હોવી બહુ પરંતુ જ્યાં સુધી નિરંતરની સમાધિ દશામાં ના મળે રહે ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ એ નથી લાભ મળતો સમજ્યું એટલે સમાધિ દશામાં ક્યારે આવે કે પોતાનું ભાન થઈ ગયા પછી એ સભાનતાએ કરીને પોતાની અને દેહની બધી સભાનતામાં દેહની જાગૃતિએ કરીને અને સભાનતાએ કરીને પોતે અંદર સમાધિ સ્વરૂપ અંદર રહ્યા કરે એમાં ચિત્તનું આ બધું છે અને ચિત્ત શુદ્ધિ તો હોતી જ નથી ભાઈ એટલે સમ્યક દર્શન થાય નહીં ચિત્ત શુદ્ધિ એટલે શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયા પછી જે હોય એટલે એને સમ્યક દર્શન કહ્યું સમ્યક દર્શન એટલે તેને આજે વ્યવહારથી આંખોથી ને દેહથી હોય છતાં પણ એ આંખો કરીને દેહના વ્યવહારથી બધે જતો હોય જો ગમે તે હોય તે ત્યાગી હોય કે સંસારી પરંતુ એ બધા વ્યવહારોમાં આંખોના વ્યવહારમાં જે બે પ્રકારનો વ્યવહાર છે એવામાં ના રહેતા એ એ આંખો સાથે પોતાના દિવ્ય ચક્ષુથી એ સમવ્યવહારમાં હોય સમવ્યવહારમાં સમ્યક એટલે સમ્યક દર્શન દ્રષ્ટિમાં સમ્યકતા હોય ઉપર નીચે ઉપર ના હોય પણ એ ક્યારે થાય કે ઉપર નીચે થતો આપણો અંદરનો બધો ડિસ્ચાર્જ ભાગ છે ને એ ધીમે ધીમે સ્થિર થતો થતો થતો એ જેટલો સ્થિરતામાં આવે એટલામાં એટલું રહ્યા કરે ચાલ આવ્યો એવું છે એટલે અમને આગળ કહ્યું અશુદ્ધ ચિત્તને જેટલું જોયા કરીએ એટલું શુદ્ધ થાય પણ કેવી રીતે જોઈ શકે કેવી રીતે જુએ એ તો મોટા દાદાને દાદાની ગજાની વાત છે શું એ તો એ પુરુષ એટલે કહ્યું ને ચિત્તમાં એ તમારું કામ નહીં કે છે પણ તમારે આટલું કરવું દાદા દાદામાં રમ્યા કરી એટલું રાખવું આપણે વાંચ્યું નહીં નતું કાકાનું પેલાનો હા પણ આજ્ઞાથી તો થઈ શકે ને આજ્ઞાથી બરોબર છે આજ્ઞાથી પુરુષાર્થ છે આખો પુરુષાર્થ છે એટલે ઉપયોગ જેટલો શુદ્ધ રહ્યો એટલો થયા કરે એટલે કહ્યું કે ના રહ્યો એટલું પ્રતિક્રમણો કે ચિત્ત સુધી સુધી આ યોગ બરાબર જમાવાનો છે એ તો બહુ યોગ જવાનો બધું બહુ વાત કરી છે એમને તો મચ્છી જ પણ નડાતે ગઈ છોડો નહીં બીજું એક દાદા સમજાવો એક સૂત્ર એમને છે ટાઈમ ના બોલો બોલો ચિત્ત અર્ધ જીવતું છે અને મન ફિઝિકલ છે મન ફિઝિકલ છે સમજાય ચિત્ત શું અર્ધ જીવતું છે અર્ધ જીવતું અને મન ફિઝિકલ છે આ એટલે એ તો જેને આ બે ભાગમાં હોય એને વાત માટે વાત છે અર્ધ જીવતું સમજ્યું એટલે કે જીવતું મરેલું શરીર જીવતું અને પોતે મરેલો પણ ખરી રીતે પોતે મરી ગયેલો હોય અને પછી હોય ત્યારે એ બધું ખાલી થતું છે કહેવાય મરી ગયેલો હોય તો હા મરી ગઈને જીવે મરી ગયેલો એનું એનું ખરું જીવન કહેવાય લો લુસીબેન ચલાવો છેલ્લું પદ ચોપડી જોઈશે છે તમારું મોડે જ છે આ બહુ મજાનું બોલાવશે જોજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજણા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજણા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના આયુષ ટોકા છે અને આયખા કરમના આયુષ ટોકા છે અને ગાંઠડા કરમના ઉકલાતા નથી હજી કોયડા પજલના ઉકલાતા નથી હજી કોયડા પજલના सीने साफ करो वो प्रार्थना सीने साफ करो एकमेव प्रार्थना दादाजी माफ करो बालक छे धूड़िया दादाजी माफ करो बालक छे धूड़िया દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા દાદા પોતાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા આખું એ ગામ જમે કંકોડા ગાંઠના આખું એ ગામ જમે કંકોડા ગાંઠના ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં હવે સહન થતું નથી ભળતી ભરહાડમાં હવે સહન થતું નથી ભળતી ભરહાડમાં હવે સહન થતું નથી ભળતી ભરહાડમાં હવે સહન થતું નથી પડતી ભરહાડમાં ખોદી નાખો જળ મૂળતે ગાંઠો ના મૂળિયા ખોદી નાખો જળ મૂળતી ગાંઠ્યું ના મૂળિયા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયા ના અપણા નથી બેશ અને છાગોળે ચાશ ભાગોળે બેશ અને છાગોળે ચાશ નારા ચોખ્વાબમાં વ્યવહારે જાગ નારા ચોખ્વાબમાં વ્યવહારે જાગ સ્વચ્છ રખો અંતસ્કરણ મનવાણી વર્તના સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વર્તના કોઈને એ ગમતા નથી ગંધાતા લુઘડા કોઈ ગમતા નથી જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં આપણું હતું નહીં છે નહીં ને થશે નહીં આપણે ગયા ચોટવા મોહનદા સક્તમાં આપણે ગયા ચોટવા મોહનદા સક્તમાં ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં ધમધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસમાં ગાંઠન ના ગાંઠ છૂટે કાયા ના લફરા ગાંઠન ના ગાંઠ છૂટે કાયા ના લફરા દાદા ના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદા ના જ્ઞાન થકી કઈ જે ઉજળા નથી હજી સાપ તયા કાયાના કપડા નથી હજી સાપ તયા કાયાના કપડા દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક થકત થકત બોલે જીવ હવે ખપે મુક્ત થકત થકત چکر چکر چار گتی گھومیا چکر چکر چکر چار گتی گھمیا چکر چھکر چکر چار گتی گھومیا چکر چکر چکر چار گتی گھومیا چکر مٹا وڈو دادا بھونا فیر فد પુદરડા મિટાવી દો દાદા ભવના ફેરા પુદરડા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા નથી હજી સાફ થયા કાયાના કપડા નથી હજી સાફ થયા કાયાના કપડા કાયાના કપડા કાયાના કપડા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ આયરિયાણમ નમો આયરિયાણમ વજ્રાયાણમ નમો વજ્રાયાણમ લોહી સવ સાવણમ નમો લોહી સવ સાવણમ પંચન મુક્કારો એસો પંચન મુક્કારો પાવપણાસનો સવ પાવપણાસનો મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવેસિમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછી પરમ પૂજ્ય દાદાજીનો સત્સંગ રવિવારના એકત્રીસમી તારીખે સવારના દસથી બાર કેલનપુરી મુકામે રહેશે આ રવિવારે પરમ દિવસે દાદાજીનો સત્સંગ દસથી બાર કેલનપુરી મુકામે રહેશે આવતીકાલે શનિવારે વડોદરાની જે રેગ્યુલર પ્રાતવિધિ થાય છે એ ડોક્ટર અશોકભાઈ પટેલના નિવાસસ્થાને ચાર બી પુરૂષોત્તમ નગર ઉર્મી ચાર રસ્તા પાસે પ્રોડક્ટિવિટી રોડ ખાતે રહેશે આજના પ્રસાદીના નિમંત્રક છે ઉમેશભાઈ આર પટેલ પરિવાર ડોક્ટર અશોકભાઈ પટેલ પરિવાર રસીલાબેન પ્રભુભાઈ પટેલ આણંદ પરિવાર હરેશ પટેલ હિંમતનગર આ ચાર ફેમિલી તરફથી આજની વ્યવસ્થા રાખવામાં આવી છે જય સચ્ચિદાનંદ દાદા ભગવાન